ક્રમ અક્રમમાં અહંકાર ક્રમિક માર્ગ શું તો કે અહંકારને શુદ્ધ કરો વિભાવિક અહંકાર થઈ ગયો છે તે શુદ્ધ કરવાનો તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઈક કામ થાય વિભાવિક અહંકારમાં માન આવે દંભ આવે ઘમંડ આવે આ એના પ્રકારો ભાઈ કરતો હોય સો રૂપિયાની નોકરી પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બનીને ફરે તે લોક કહે દંભીની પેઠે ફરે છે આ કેવું શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય ઘમંડી હોય તેને કોઈનો હિસાબ જ ના હોય બધાને કહે એમાં શી વાત છે શું છે એમ બધી વાતનો ઘમંડ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે એમનામાં તો જરાય બરકત નથી વિભાવિક અહંકારમાં તો જાત જાતના અહંકાર એ બધાને ધોધો કરવા પડે ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં કેન્ટીનવાળો મળે તો વેશ થઈ પડે આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નહીં સિક્યોરિટી સહિતનો માર્ગ રખેને કેન્ટીનવાળો સામે આવે પણ એ મૂંઝાઈ જાય આપણને એનાથી વાંધો ના આવે અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે ડિસ્ચાર્જ થતો અહંકાર છે જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે તેમાં મારે આ કરવાનું છે મારે આ ત્યાગવાનું છે એ રહે એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મ ચેતના છે એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળ ચેતના છે છતાં એ નૈમિત્તિક છે ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે એવું રહ્યા કરે હવે ત્યાગ્યું એ પહેલાના અહંકારથી ને પાછું નવું કર્મ બાંધતો જાય જ્ઞાની પુરુષ તો જેનાથી કર્મ બંધાય છે તે આખું ઉડાડી જ દે આ તો કેટલું સહેલું છે સરળ છે સહજ છે ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો તો વાળ જ ઉડાડી મેલે અને અહીં તો વાળ બાળ બધું જ ચાલે આ અહંકારે તો દાટ વાળ્યો છે બીજું કશું જ નથી જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે ડાયો અહંકાર પોતાનું ડાપણ ના ઘાલે જ્યારે ગાંડો અહંકાર તો ખોતરે એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય એટલે ત્રીસ દાડા આધીન રહે અને એકત્રીસમે દાડે ફેંકી દે એટલે આ વૃત્તિઓ ક્યારે આગી પાછી થઈ જાય એ કહેવાય નહીં જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય પણ તે નિકાલી અહંકાર હોય નિકાલી અહંકાર એટલે કેવું કે વાળો તેમ વળી જાય ગાંડા ના કાઢે